ત્રિમંત્ર વિજ્ઞાન ભગવાન ઋષભદેવ કે જે બધા ધર્મોનું મુખ છે સર્વધર્મવાળા જેમને માન્ય કરે છે એમણે સંસાર વ્યવહારના વિઘ્નો ટાળવા લોકોને કહ્યું કે ત્રિમંત્રો સાથે બોલજો ત્રિમંત્રમાં પંચ પરમેષ્ટિ નવકાર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ નમઃ શિવાય એમ ત્રણ મંત્રો સાથે બોલવાનું ભગવાને કહ્યું હતું ભગવાને કહ્યું કે તમારે તમારી સગવડ માટે દેરા વહેંચી લેવા હોય તો વહેંચી લેજો પણ મંત્રો તો ત્રણેય સાથે જ બોલજો દરેક ધર્મનું રક્ષણ કરનાર રક્ષક દેવો હોય શાસન દેવદેવીઓ હોય આ ત્રણેય મંત્રો સાથે બોલવાથી બધા ધર્મના દેવલોકો આપણી ઉપર રાજી રહે જો એક જ મંત્ર બોલો તો બીજા ધર્મના દેવો રાજી ના રહે આપણે તો બધાને રાજી કરી મોક્ષે જવું છે ને અત્યારે તો લોકોએ મંત્રો વહેંચી નાખ્યા મંત્રો તો મંત્રો પણ અગિયારસે વહેંચી લીધી શિવની અગિયારસ જુદી ને વૈષ્ણવોની જુદી જૈનોમાંએ એક તિથિ માટે માર ઝઘડા ઝઘડા કરી જુદા પંથ પાડી દીધા મોક્ષે જવું હોય તો નિષ્પક્ષપાતી થવું પડે સર્વ રિલેટિવ ધર્મોની સત્તા માન્ય કરી રિયલનું કામ કાઢી લેવાનું છે મંત્ર શું છે મંત્ર એ મનને આનંદ પમાડે મનને શક્તિ આપે અને મનને તર કરે જ્યારે ભગવાને આપેલા મંત્રો વિઘ્નોનો નાશ કરે અમારો આપેલો ત્રિમંત્ર સર્વ વિઘ્નોનો નાશ કરે આ ત્રિમંત્રની આરાધનાથી તો શૂળીનો ઘા સોએ સરે બીજા મંત્રો તો મનને તર કરે આ નવકાર મંત્રમાં તમામ શાસ્ત્રો આવી જાય છે ને જો એવું હોત તો તો પછી ભગવાન મહાવીરે ગૌતમ સ્વામી પાસે પિસ્તાળીસ આગમો ના લખાવ્યા હોત ને એક જ મંત્ર આપીને છૂટી જાત નવકાર મંત્ર તો શું કરે કે તમારા આવતા વિઘ્નોને ટાળે સો મણનો પથરો પડવાનો હોય તો કાંકરાથી વિઘ્ન દૂર થઈ જાય શું ત્રિમંત્રો બોલવાથી કર્મો હળવા થાય હા મંત્ર બોલવાથી કર્મો હળવા થાય રાહત મળે કારણ કે શાસન દેવદેવીઓની સહાય હોય પણ મંત્રો તો મન વચન કાયાની એકાગ્રતાથી બોલવા જોઈએ તો ફળ આપે આ લોક ઊંઘી ગયું હોય ત્યારે મન વચન કાયાની સ્થિરતાથી વિધિ થાય પણ લોક ઉઠી ગયું હોય તો મહી હાલી જાય આ તો ઉઠે ત્યારથી સ્પંદનો ઊભા થાય અને આત્મા સ્વ પર પ્રકાશક છે એટલે આ મથુર ઉઠ્યા હોય ને મથુર આપણને સંભાળે તો તે આપણને યાદ આવે કારણ કે તરત જ સ્પંદનો થવાના તેથી તો આ લોકો ચાર વાગે વિધિમંત્ર બોલવાનો નિયમ લેતા ને દાદા નવકાર મંત્રનો અર્થ શું નમો અરિહંતાણમ એટલે શું કે અરિહંત ભગવાન કે જેણે ક્રોધમાન માયા લોભરૂપી દુશ્મનને હણી નાખ્યા છે છતાં દેહ સાથે અહીં વિચરે છે તેમને નમસ્કાર કરું છું સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું જે મોક્ષમાં વિરાજેલા હોય તે સિદ્ધ ભગવાન સિદ્ધ ભગવાન અને અરિહંત ભગવાનમાં ફેર કશો નથી માત્ર અરિહંત ભગવાનને દેહ છે અને પેલા વિદેહી ત્રીજા આચાર્ય ભગવંતને નમસ્કાર પોતે સંપૂર્ણ આત્મજ્ઞાની છે અને બીજાને જ્ઞાનદાન આપે છે તે આચાર્ય ભગવંત કહેવાય પછી ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર ઉપાધ્યાય એટલે જે પોતે આત્મજ્ઞાન પામ્યા છે અને હજી સંપૂર્ણ થવા પોતે અભ્યાસ કરે છે અને બીજાને ઉપદેશ આપી અભ્યાસ કરાવડાવે છે તે નમો લોએ સર્વસાહુણમ એટલે આ લોકના સર્વસાધુઓને નમસ્કાર પણ સાધુ કોણ આ ભગવું કે ધોળું પહેરી લે તે ના આત્મદશા સાધે તે સાધુ ને બીજા બધા કુસાધુ ઐસો પંચણમુક્કારો આ પાંચને નમસ્કાર કરું છું સર્વ પાવપણાસણો સર્વ પાપોને નાશ કરનાર છે મંગલાણમ ચ સિંહ પણમમ હવઈ મંગલમ સર્વમંગલમાં ઊંચામાં ઊંચું આ પ્રથમ મંગલ છે ભગવાને બધી જાતના ધર્મ મૂક્યા મોક્ષનો માર્ગ મૂક્યો અને શુભાશુભનો પણ માર્ગ મૂક્યો તેમણે અશુદ્ધનો માર્ગ નથી મૂક્યો મંત્રોથી કર્મ હળવા થાય ચીકણા કર્મો હળવા થાય પણ એ મંત્ર બોલવા એ એક એવિડન્સ છે જ્ઞાની મળે એ તો નિમિત્ત હોય જો બધો ફેરફાર થવાનો હોય તો જ નિમિત્ત મળે એવું છે કર્મ કોઈને છોડે નહીં આ તો વિઘ્ન ટળવાનું હોય તો જ પેલું નિમિત્ત મળી જાય અને મંત્રમાં વિઘ્ન ટાળવાની શક્તિ હોય છે આ બ્રાહ્મણો હોય છે એ બધું જોશ વગેરે જોઈને છોડીના લગ્નની પત્રિકા બનાવે પછી જુએ કે આમાં રાંડવાનું આવે છે એટલે પછી ટાઈમ ફેરફાર કરે છતાં એ બાઈ રાંડવાની હોય તે રાંડે જ એમાં તો કોઈ ફેરફાર ના કરી શકે આ તો ઊંઘ તો જવા દે જાગતો ના જવા દે એવું છે આ જગત તમે તો જૈન છો તે નવકાર મંત્ર બોલો છો કે હા રોજ બોલું છું તો પછી ઉપાધિ મટી ગઈ હશે ને પણ સંસારમાં ઉપાધિ તો હોય જ ને જજના હાથનું જજમેન્ટ હોય કે કારકુનનું હોય જજનું જ તો નવકાર મંત્ર પણ જજે આપેલો હોવો જોઈએ નવકાર મંત્ર સમજીને બોલો છો કે ઓળખાણ વગર બોલો છો આ ઘીની ઓળખાણ ના હોય તો ઘી શી રીતે લાવો એ તો પછી બીજું કશુંક વળગાડે મંત્ર તો જ્ઞાની પુરુષે આપેલો હોય તે યથાર્થ ફળ આપે આ ત્રિમંત્રો અમારી આજ્ઞાથી બોલે તેના સંસારના વિઘ્નો દૂર થાય પોતે ધર્મમાં રહે અને મોક્ષને પણ પામે તેમ છે સર્વ સાધુભ્યામ નમઃ જે બોલે છે નવકાર મંત્ર પણ બોલે છે પણ નવકાર આજે અહીં આગળ છે નહીં નવકાર તો અમે જેમને સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે તે નવકારમાં આવે બાકી નવકાર ત્યાં બીજા ક્ષેત્રોમાં પહોંચે છે નવકાર તેથી બોલવાનો છે આમને નવકાર પહોંચે નહીં કારણ કે એ તો એમ જાણે છે કે હું આચાર્ય છું આપણે મનમાં નવકાર બોલીએ તો ઓટોમેટિકલી પંચ ભગવંતોને પહોંચી જાય છે નવકાર એવી વસ્તુ છે કે તમે જેને કહેવા માગો છો તેને તે પહોંચી જાય આટલા બધા નવકાર મંત્ર બોલે છે અને લોક કહે છે કે આ ચિંતા બધી કેમ જતી નથી અલ્યા સાચા નવકાર મંત્રને કોઈ બોલતા નથી આ અમને પહોંચાડવા નવકાર મંત્ર બોલે છે તે આ એના અધિકારી ના હોય આ એમના નામનો કાગળ ના હોય હવે એમના નામનો કાગળ ના હોય ને એમની ઉપર બીડીએ આપણે કેર ઓફ ઉપાશ્રયમાં બીડીએ એટલે હવે પેલાને તો કુદરતી રીતે પહોંચે જ નહીં એટલે એ ડેડ લેટર ઓફિસમાં જાય એટલે આપણો લેટર ગયો નકામો અને ચિંતા ઊભીને ઊભી રહી આપણે એમ નક્કી કરવું જોઈએ કે હિન્દુસ્તાનમાં આપણા દેશમાં ભરત ક્ષેત્રમાં જ્યાં સાચા નવકાર હોય ત્યાં નવકાર પહોંચો યથાર્થ સાધુઓને યથાર્થ આચાર્યોને અને યથાર્થ ઉપાધ્યાયોને પહોંચો આ ત્રણ જણને જ પહોંચાડવાના છે સિદ્ધો અને અરિહંતોને તો પહોંચે જ છે એટલે એમ ઓટોમેટિકલી નવકાર પહોંચી જાય જ હા ઓટોમેટિકલી પહોંચી જાય હવે આ નમો અરિહંતાણમ બોલીએ છીએ પણ જાણીએ છીએ કે તે અહીં ભરત ક્ષેત્રમાં છે નહીં એટલે તે પાછું ત્યાં પહોંચે જ્યાં અરિહંત હોય ત્યાં અને નમો સિદ્ધાણમ તે સિદ્ધોને પહોંચે જ પણ જેટલા ભાવથી બોલે તેવું પહોંચે આ બધું સમજવું જોઈએ જૈન ધર્મ એટલે સમજવું સમજીને ગાઓ કહે છે આપણા નરસિંહ મહેતા થઈ ગયા ને તે નાગરની પોળમાં રહે એમની પોળ તો નાગરની હોય ને મહેતાજી તો રોજ સવારના પહોરમાં પરભાતિયા વહેલા ઉઠીને બોલે તે બીજા નાગરો એમની ટીખળી કરે તે સવારના દાંતણ કરતાં કરતાં નાગરો મોટેથી ભગત જે બોલે તે બોલવા લાગે એટલે આખી પોળ બોલવા માંડે લોકોએ એમના ચાળા પાડવા માંડ્યા એ બોલે એવું જ બોલે એટલે પછી નરસિંહ મહેતા એવું બોલ્યા કે મારું ગાયું જે ગાશે તે ઘણા ગોદા ખાશે ને સમજીને ગાશે તો વૈકુંઠ જાશે મારું ગાયું ના ગાઈશ ઘણા ગોદા ખાઈશ તેમ આ નવકાર મંત્ર સમજીને બોલો આ મંત્ર કોને કોને પહોંચે છે ક્યાં ક્યાં પહોંચે છે તે સમજીને પહોંચાડો સાધુ તો ભગવાને કોને કહ્યા છે જે આત્મદશા સાધે તે સાધુ બીજા સાધુ ખરા પણ કુસાધુ અને વિતરાગોથી માર્ગ જુદો પાડે એ બધાને કુલિંગી કહ્યા એટલે આ કુલિંગીઓમાં શું કાઢવાનું હોય આપણે તો ભગવાન મહાવીરની વાત સાચી ગણીએ આપણે નમો વિતરાગાય બોલવું આ નવકાર મંત્ર બોલે છે ને તે સમજીને ગાઓ આ બ્રહ્માંડ બહુ મોટું છે વીસ તીર્થંકરો છે પંચ પરમેષ્ટિ બહુ છે મંત્ર સમજીને બોલવાથી પછી ભલે અજ્ઞાની હોય પણ ઓમનું ફળ મળે તીર્થંકર કોને કહેવાય પંચ પરમેષ્ટિ કોને કહેવાય એ સમજીને બોલે તો ઓમનું ફળ મળે